અસીમ જય જયકાર હો ભગવાન અસીમ જય જયકાર ભગવાન ના અસીમ જય જયકાર હો ભગવાન ના દીપ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ભગવાનના અસીમ જય જયકારો ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના સદાશિવ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो जय सच्चिदानंद તો તમને આ તમારા પુણ્યના યોગે અને અમારી હાજરીના નિમિત્તે કરીને જે તમે પોતાના આત્મ સ્વરૂપ નારાયણ સ્વરૂપ શિવ સ્વરૂપ વિતરાગ સ્વરૂપનું દાદા ભગવાનનું દાદા ભગવાન સ્વરૂપનું જ્ઞાન પામ્યા એ આત્માનું પરમાત્મા પ્રકાશ પ્રકાશનું આખું બીજ પડ્યું છે ગઈકાલે તે બીજ આજે તમે રાત્રે કહ્યું તે પ્રમાણે તમે પ્રયોગ કર્યો તો બધાએ એમાંથી આ બીજ ફળે પહેલો દિવસ બહુ અગત્યનો હોય છે બહુ કાળજી રાખવી પડે છે બાળક પણ જન્મે કે તરત જ એને બહુ જ કાળજી રાખવી પડે છે નહીં તો ડોક્ટરો બહુ જરા એમને જોખમ થઈ જાય જો જરા ચૂકી જાય તો એવી રીતે આપણે તમને જે પ્રયોગ બતાવ્યો તે રીતે રહ્યા તો સવારે તમે સમજી ગયા કે શું બન્યું કોણ સુઈ ગયું હતું કોણ ઉઠ્યું સાંજે બોલતા સુઈ ગયા તો સવારે પહેલું કયું શું હાજર રહ્યું બરોબર કે નહીં હું શુદ્ધ આત્મા છું એ પહેલું હાજર રહે છે એ જ તમારી પ્રતિતિ ખુલ્લી થાય છે પ્રતિતિ એટલે શુદ્ધાત્માના અનંત ગુણો છે એમાંના અનંત જ્ઞાન ગુણ અનંત દર્શન ગુણ બે મુખ્ય ગુણો છે જેનાથી આપણને વ્યવહાર અને વ્યવહારની બધી પરિસ્થિતિઓ અને અવસ્થાઓ બહુ સારી રીતે જોઈ જાણી શકાય આ મન વાણી કાયારૂપી જગત અને મન વાણી કાયારૂપી જગત અને જગતના બધા અંતરના બહારના અને બાહ્યના બધા સંબંધો એમાં પહેલામાં પહેલો સંબંધ મન વચન કાયા જોડે આવે એનાથી બીજા બધા સંબંધો આવે આવી રીતે એ જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશ બંને પ્રકાશવાળી એવી અદભુત શુદ્ધાત્મા નરન ગુણોમાંની પ્રકાશમય શક્તિ પ્રજ્ઞા સ્વરૂપે અંદર ખુલ્લી થાય છે એ જ પ્રતીતિ સ્વરૂપે રહે છે તમને કે હવે નિર્ણય નિશ્ચય વિકેવર હું શુદ્ધાત્મા જ છું સમજાયું કે નહીં એટલે પ્રજ્ઞા શક્તિ એ એવી અદભુત શક્તિ છે કે આપણને નિરંતર શુદ્ધાત્માના પક્ષે રાખીને વ્યવહારમાં વ્યવહારની રીતે પાંચ આજ્ઞાધીશ બહુ સુંદર રીતે રખાવે છે અને પ્રજ્ઞાશક્તિને એની પોતાની સ્વયં ભાષા શું છે કે મન વાણીને કાયારૂપી આ શરીર છે આપણું દેહ છે એટલા માટે એ આપણી અંતરવાચાની ને બાહ્યવાચાની ભાષા છે એની સામે પ્રજ્ઞાશક્તિની રિયલ ભાષા છે શરીરની ભાષા એ રિલેટિવ ભાષા કહેવાય અને પ્રજ્ઞાશક્તિએ કરીને તમારા ભાષાનો વ્યવહાર શરીર સાથે થાય તે રિયલ ભાષાનો વ્યવહાર થાય આવી રીતે પ્રજ્ઞાશક્તિ કામ કરે છે બહુ મજાની પ્રજ્ઞાશક્તિ છે એ પ્રજ્ઞાશક્તિ શુદ્ધાત્માના પરમાત્મા પ્રકાશને લઈ જનારી અને આત્યંતિક મુક્તિ કરાવનારી આજે પ્રાથમિક મુક્તિ થઈ તમારી એમાંથી આત્યંતિક મુક્તિ લઈ જનારી એવી એ અદભુત શક્તિ છે વચ્ચેની અને એ શક્તિ તમને છેક છેલ્લે છેલ્લા એક બે અવતારમાં છેલ્લા અવતારમાં જ મનુષ્ય માનવ અવતારમાં બાકીના રહ્યા છે બધા જ ફાઇલોનો નિકાલો એની મેટે સીધા થઈ જાય જો આ ભાવમાં તમે આ પાંચ આજ્ઞાઓથી જેમાં આ પરમાત્મા પ્રકાશ અને આત્યંતિક મુક્તિ ખુલ્લી કરવાનો પરમાર્થ રહેલો છે એ પાંચ આજ્ઞાઓ પ્રમાણે આખો વ્યવહાર કે વ્યવહાર દ્રષ્ટિથી જે નામધારી જેનું જે નામ હોય તે એ બંને બધા જ એ આજ્ઞા ધર્મ પ્રમાણે અંદરથી સમજથી જીવી જાય સમજથી કરીને આજ્ઞા ધર્મ એ સમજનો ધર્મ છે અને સમજથી આપણી સમજણ આપણને પ્રાપ્ત થઈ છે એ સમજણમાં બહુ વિકાસ થયા કરે આપણને અને સમજ બધી પાકી થયા કરે જેટલી સમજ પાકી થાય એટલું વ્યવહાર શુદ્ધિ થાય દર્શન શુદ્ધિ થાય દેખવાની આપણી શુદ્ધાત્મા દર્શન પ્રકાશથી અને એને કારણે આપણું જ્ઞાન પ્રકાશમાન થતું જતું જાય આ બહુ સુંદર છે પ્રજ્ઞા શક્તિ અને પાંચ આજ્ઞા અને એમાં જે પરમાર્થ ગંભીર પરમાત્મા શક્તિ પ્રકાશવાનું સૂચિતાર્થ છે એ તમને ચરિતાર્થ થાય બહુ સુંદર રીતે થાય અને આ જ ભાવમાં થાય એટલે આખા આ ભાવમાં તમે હવે જે નામ હોય તે નામથી હું નામધારી અને આ શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું છે તે નિશ્ચયથી હું શુદ્ધાત્મા છું એટલે વ્યવહારથી ને નિશ્ચયથી બે દ્રષ્ટિથી તમારી જે આજ્ઞા છે એમાં હવે વ્યવહારમાં જે આગળ આપણને કરતા પણ હતું હું નામમાં હું ને મારા પ્રમાણે હતું એ કારણે એ એમાંથી હજુ ધીમેથી ધીમે ધીમે નીકળી જવાય એના માટે ત્રીજી આજ્ઞા આપી છે જ્ઞાની પુરુષના અનુભવ પ્રમાણની કે આ જગત જગતની વ્યવસ્થા અને બધું જ કર્મ કર્મનો સિદ્ધાંત કર્મ પર કર્મનો આખું બધો પૂરેપૂરો સિદ્ધાંત એ પણ તમને સમજાઈ જાય જ્ઞાનવિધિમાં તો તમે કર્મની સમજ જાતિથી મુક્ત થયા છો પરંતુ એ મુક્ત મુક્તિ થવાનું બીજ પડ્યું છે એટલે આવી આજ્ઞાધર્મે કરીને તમારા વ્યવહાર અને વ્યવહારમાંથી નીકળવા માટે આજ્ઞાધર્મથી જેમ જેમ નીકળતા જશો તેમ તેમ એ બીજ આખું ફલિત થતું થતું તમને પોતાની અંદર પરિણામ આપતું જતું જશે સમજાયું કે નહીં બહુ સમજજો બરોબર એટલે કરતા ભાવ ના રહે એના માટે આજ્ઞા આપી છે અનુભવ પ્રમાણની તમને એટલે આજ્ઞા પ્રમાણથી તમારે આખો વ્યવહારમાં રહેવાનું છે કે જેમાં ફાઇલો છે તમે એક નંબરની ફાઇલ આ શરીર અને એના પછી ઘરના સંબંધો બહારના સંબંધો કુટુંબના સંબંધો વ્યવહારના સંબંધો બિઝનેસ ધંધા પાણી નોકરી જે બધા સંબંધો આવે જેમની પણ સાથે તમે પરિચયમાં આવો અથવા તો આગળના ગમે તેવા જમા ઉધારના હિસાબો હોય આપણા પુણ્ય પાપના એ બધા જ સંભાવ નિકાલ થઈ જાય અને આજ્ઞા લક્ષમાં રાખીને કરતા જાઓ તો કારણ કે તમે શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને એની સાથે છો અને એટલા માટે શુદ્ધાત્માનો છો આપણો બહુ સુંદર રીતે તમારું શુદ્ધાત્માનું ખાતું ભરાતું જતું જાય અને શુદ્ધાત્માનું ખાતું એમાં ઉધારી હોય જ નહીં કોઈ દિવસે કેવર જમા હોય અને હું શુદ્ધાત્માનું ખાતું જમા થતું તો તું તમારો પરમાત્મા પ્રકાશ ખુલ્લો થાય એવા રીતે આ ભાવમાં તમે પ્રગતિ કરતા કરતા જાઓ અને આ ભાવ પૂરો થતા જ જે કમાણી થઈ છે સાથે જતા તમને ઉચ્ચ બધા ઉચ્ચ સ્થાન મળે તમને ગતિ મળે અને એક કે બે અવતારની જે મળવાની હોય તે એ ઉચ્ચ ગતિમાં પછી તમારે બહુ એટલું સહેલું થઈ ગયું હોય આ ફાઇલ બાકીના કર્મોનો નિકાલ કરવાનો કે એની જાતે સહેજાસહેજ થયા કરે અને તમને અશુદ્ધાત્માનું જ્ઞાન આટલું બધું જે જ્ઞાન પ્રકાશથી દર્શન પ્રકાશથી આ જવું ભવમાં જે પ્રગતિ થઈ આપણી એ પ્રગતિ આગળ એની વેતે સહેજાસહેજ આગળ જાય અને છેલ્લા માનવ અવતારમાં આ બધા કર્મોનો નિકાલ થઈ અને સારી રીતે અંતઃકરણનું તપ તો અત્યારથી ચાલુ થઈ ગયું છે પરંતુ એ છેલ્લું તપ છેલ્લા મનુષ્ય દેહના દેહમાં આવવાનું તમારે પણ એ બહુ પરિણામ સ્વરૂપે આવશે અત્યારે પુરુષાર્થ સ્વરૂપે તપ છે તમારું પુરુષાર્થ તપ એટલે બહારથી આપણે શરીરની ક્રિયાઓ કરીએ એવું નથી કહેવાતું અંતરમાં આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ એ આજ્ઞા પ્રમાણે ના રહેવા દેવા આપણા વ્યવહારના સંબંધો અને સંજોગો પરિસ્થિતિઓ અવસ્થાઓ એ પરિસ્થિતિનું અંતરમાં તમારે નહીં રહેવાય સહેવાય નહીં એવી બધી પરિસ્થિતિઓ થઈ જશે તમારા હૃદયમાં અને એ જ હૃદયમાં ત્યાં આગળ હું શુદ્ધાત્મા છું આ તો રિલેટિવ છે હું રિયલ શુદ્ધાત્મા છું આ બે આ વ્યવહારથી છે આ તો નિશ્ચયથી હું શુદ્ધાત્મા છું એટલે વ્યવહાર નિશ્ચયનો ભેદ જુદો પડતો જતો જશે તેમ તેમ તમારી તપ તમારે બહુ સારી રીતે એમાંથી પસાર થશો અને તપનું બહુ સુંદર ફળ મળશે આ તપ બહુ અદભુત છે અદીઠ તપ કહેવાય છે એનો ફૂટો ના પડે અને એમાંથી તમારું શુદ્ધ ચારિત્ર વ્યવહાર શુદ્ધિ અને એના કારણે વિતરાગ ચારિત્ર એ ધીમે ધીમે ખુલ્લું થતું જતું જશે એટલે આ પ્રજ્ઞા અને પાંચ આજ્ઞાનો પરમાર્થ આવી રીતે છે બધા બહુ જ તમે હૃદયમાં એને જારી રાખજો તમારા નિશ્ચયથી નામધારી જે નામધારી છે બધા નામધારી પોતે નિશ્ચય કરી લે કે હવે હું શુદ્ધાત્મા છું અને નામધારી છે અને નામધારી આજ્ઞાધીન છે નામધારીના વ્યવસ્થિતમાં જે હો તે ભલે હોવું પરંતુ અમે આજ્ઞાધીન છીએ આ રીતે નિશ્ચયથી ચાલ્યા જાઓ હે દાદા ભગવાન હે કનુ દાદાજી એ શુદ્ધાત્મા ભગવાન દાદા ભગવાન આ નામદારી પર આપ કૃપા કરજો અને એને શક્તિઓ આપજો આવી રીતે આજ્ઞામાં અડકપણે રહેવા માટે આપ સમજી ગયા બધા પૂછવા આવે જે કંઈ પૂછવું હોય તે સારું સમજાવ્યું હતું ને બધાને એટલે બધાને ખ્યાલ આવી ગયો ને તમને આ પાંચ આજ્ઞામાં સારા ભારતના બધા ધર્મોના બધા શાસ્ત્રો સારા વિશ્વના બધા ધર્મોના બધા શાસ્ત્રો બધું જે ધર્મોનો સાર એ બધું જ આખું અર્ક સ્વરૂપે આવી ગયું છે મર્મ સ્વરૂપે આવી ગયું છે એ તમને ધીમે ધીમે ખુલ્લું થશે તમને સાદા વાક્યો દેખાતા હોય પણ સમજો એટલે તમને જો જ્ઞાન ચરણ વિધિ કરવાની આપી છે રોજ એ કરવાની નથી પરંતુ ભાવવાની છે એટલે કે નામધારી પોતાના વ્યવહાર દ્રષ્ટિની આંખોથી એ વાંચે અને શુદ્ધાત્માના પ્રજ્ઞાના પ્રકાશમાં એ વંચાય એટલે પ્રજ્ઞાના પ્રકાશમાં પ્રકાશિત થયેલી એ તમારી વ્યવહાર દ્રષ્ટિની ચર્મચક્ષુઓ વાંચશે પણ તમે જ્ઞાન પામ્યા છો એટલે હું આજ્ઞાધીન એવો વાંચું છું એવી રીતે વાંચશો અને એમ કરતા કરતા હું આજ્ઞાધીન વાંચું છું એના અંદર જે દર્શન આવરણ હશે એ દર્શન આવરણ બધા ધીમે ધીમે હટતા જશે અને તમને દેખાવાનું વધારે ચોખ્ખું થતું જશે હજુ તો આ વ્યવહારના બધા આવરણો ખરા ને સમજાયું એ ખાલી કર્મ ફળ સ્વરૂપ છે બીજા કશાત છે નહીં સમજાયું કે નહીં એવી રીતે છે એટલે એ રીતે ખાસ તમે કાળજી રાખજો આજ્ઞાધર્મની બહુ અદભુત છે અને તમને આજ્ઞાધર્મ વિશેનું પુસ્તક આપ્યું છે રોજ એને બરોબર શબ્દ શબ્દ જોજો એટલે તમને બધું સમજાઈ જશે સમજાયું અને અહીંયા સત્સંગમાં કરજનમાં જ્યાંથી જ્યાંથી ત્યાં જે આવ્યા હતો પાંચ છ પાંચ છ જગ્યાથી આવ્યા છે મને લાગે છે એ બધા જ જ્યાં ને ત્યાં બે ફેમિલી ત્રણ ફેમિલી જે કંઈ ભેગા થાઓ અઠવાડિયે બે કોઈ ભેગા થાઓ અને વાત કરો અને આપતો પુત્રો સમજાવે તે રીતે તમે તમારો સત્સંગનો વ્યવહાર રાખજો એમને સમજાવી દેજો ટૂંકામાં હવે આ વિસ્તાર જે સંભાળતા હોય તે બધું ખાસ એટલે આ મધ્ય ગુજરાતથી નીચેનો વિસ્તાર જશે એટલે એમાં ભરૂચ અને આ બધું જ આવી જશે કાયા ઉરોડ ને આ બધો આ બધો નર્મદાનું આવે બધું ઘણું બધું આવશે એટલે વડોદરાથી શરૂ થાય છે પ્રદીપભાઈ કઈ ગયા સમજાય છે કે નહીં એટલે આ બધું તમે ખાસ કાળજી રાખજો ચાલો હવે શું બોલો આપણે બધા બહુ મહાત્માઓ આવ્યા છો આજે મને હરીશભાઈ કહ્યું કે આજે જાહેર કર્યું છે સત્સંગ છે એટલે બધે અમદાવાદથી કોણ કોણ આવ્યું છે રમણબેન કોઈ આવ્યું છે બીજું તમે એકલા જ છો સારું આજે મને કદાચ વાતાવરણને લીધે નથી આવી શક્યા લાગતા ચાલો પૂછો જે કંઈ પૂછવા જેવું હોય તો હું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા ઉપર પ્રાપ્ત થયા છીએ એવા આપણે આપણી દશા કહેવાય એને એ દશા મહાત્માની દશા થઈ પણ હું કોણ છું ભાન નહોતું તે વખત આપણી કેવી દશા હતી મૂઢ હતી મૂઢ મૂઢ એટલે દિશામાં મૂઢતા હોય આપણે જવાનું ઉત્તર હોય ત્યારે દક્ષિણ ઉત્તર માની દક્ષિણમાં ચાલ્યા જઈએ એવું ઊંધી દિશાઓ હોય બધી સમજાયું પૂર્વમાં જવાનું એની જગ્યાએ પશ્ચિમને પૂર્વમાં ચાલ્યા કરે જ્યાં આવતા નથી બાજુ એવી મૂઢ દશા કહેવાય એને એટલે કે એટલે આપણું દશા કેવી હતી આત્માની મૂઢ આત્મદશા હતી એટલે કે હું હું કરીને જે જીવીએ છીએ એ દશા એ મૂઢ આત્મદશા એટલે હું કોણ છું એનું ભાન વગરની અને હું શુદ્ધાત્મા છું સભાન સાથે નહીં જે તમારી સભાનતા આજથી ખુલ્લી થઈ એટલે હવે તમારે બધું જીવન હું શુદ્ધાત્મા છું એના સભાનતા એ કરીને બધા વ્યવહારોમાં જશે બહુ સારી રીતે જશે હમ ગમશે કે નહીં બધાને હા અને બહેનોને હે હવે ઘરમાં તમારા ક્લેશ કંકાસ કજિયા બધા ઓછા થશે જે ભરેલા છે હજુ કચરો નીકળશે પણ તે તમે નહીં કરો હવે એ તો ફાઇલ સ્વરૂપ નીકળશે અને તમે એને જોયા કરશો હા જો અમારી ફાઇલ આગળ પાછું લીધેલું ને બધું એ પાછું આવે છે શું કહ્યું આજે આગળ દીધેલું તે પાછું આવે છે આપણે લેવાનું કશું જ નથી એની મેતે આવે તો આપણે બોલાવવું એ ના પડે એવું ડોક્ટર સાહેબ કે છે એની મેતે આવે જ જાણે કે એને આમંત્રણ વગર આવે આમંત્રણ આમંત્રણ સાથે હોય છે જોજો સાંભળજો હવે આ વ્યવહાર દ્રષ્ટિથી નામધારી નિશ્ચયથી શુદ્ધાત્મા એનું પદ બોલાવે છે પોતે કંકુથી છાપેલી ફર્સ્ટ ક્લાસ બોલાવો જોજો હા પર બધા હા કે બબે લાઈન વખત મેં હતી જીતું બરોબર છે <laughs> તમે તમારું લઈ લેજો હતી ત્યાં સુધી અમે જરાક ગરમ કંકોતરી પોતે કંકોથી છાપેલી કંક અહીંથી જ આમંત્રેલા આજનું વ્યવસ્થિત પૂર્વે ચિત્ર ચિતરેલા આજનું વ્યવસ્થિત પૂર્વે ચિત્ર ચિતરેલા અજ્ઞાન દશામાં આગળમાં હું જે નથી તેને હું માની રીતે એ માનેલા હુંની અવસ્થાઓ બધી કુદરતી હોય છે બેસાડ બેસાડ ડિસ્ટર્બ નથી અવસ્થા માત્ર કુદરતી રચના છે બેસો બેસો હવે અવસ્થા માત્ર કુદરતી રચના છે શું કહ્યું બોલો તેનો કોઈ બાપો રચનાર નથી અને તે વ્યવસ્થિત છે અને તે વ્યવસ્થિત છે એટલે શું કહેવા માંગે છે કે આપણે વ્યવસ્થિતની આજ્ઞા આપી જ્ઞાની પુરુષના અનુભવની છે તમને આજ્ઞા આપી છે તમારા આજ્ઞાથી તમારા વ્યવહારમાં નીકળતા નીકળતા આજ્ઞા પ્રમાણે એ અનુભવ તમને થતો જતો જશે થોડી થોડી થશે ધીમે ધીમે સમજાયું કે નહીં એટલે કે અવસ્થિતનું ચિત્રેલું એમાં અવસ્થા જે બધી ઉભી થાય ને આપણી મનમાં વિચારો આવે બુદ્ધિ ચાલે આ બધું ચાલે અંતઃકરણ ચાલે શરીરને આ ઇન્દ્રિયોથી બધું કરીએ આ બધું થાય એની અવસ્થાઓ કહેવાય જે જે અવસ્થાઓ થાય એમાં હું પહેરી જાય હું પેસી જાય એટલે અવસ્થિત થઈ ગયો એટલે કે હું જે નથી તે કેવો એ શું કર્યો અવસ્થાની સાથે એકાકાર થઈ ગયો એટલે અવસ્થિત એટલે અવસ્થિત એનું પરિણામ તો આવવું જ પડે એ બીજ પડી ગયું ત્યાં આગળ એટલે એનું વ્યવસ્થિત આવે છે એટલે વ્યવસ્થિત આવે એટલે આપણે અહીંયા આપણને જન્મ થયો અહીંયા આગળ એટલે આપણો જે મસાલો હતો લઈને બધો આખો કમાણી લઈને જન્મ્યા કે મા બાપે કંઈ આપ્યું નથી કંઈ હા મા બાપે એટલું જ આપ્યું કે તમને જન્મવા માટે સ્કોપ આપ્યો પરંતુ એમાં એમાં હિસાબ હતો કે હિસાબ વગર તો આપી શકે જ નહીં સમજાત નહીં પરંતુ જન્મવાનો સ્કોપ આપ્યો નહીં આવવાનું આપણને અવસર મળ્યો અને અવસ્થિત બધું હતું કે વ્યવસ્થિત રૂપે ખાલી થાય ને ખાલી ના થાય તો હેરાન થઈ જઈએ આપણે તો કચરો બધો ભેગો થયો તો ખાલી થઈ જવો જોઈએ કે નહીં એ વ્યવસ્થિત છે કુદરતી રચના છે હવે સમજાયું આપણું જીવન તો કુદરતી જ છે પણ જાણીએ નહીં આપણે એટલે આપણે અકુદરતીપણે જીવાય છે કેવી રીતે એટલે અવસ્થિતનું વ્યવસ્થિત આ બધું આપણો જન્મ બોલો सर्वे अवस्थित अतिथिज अमन्त्रेला सर्वे अवस्थित अतिथिज मन्त्रे आजनु व्यवस्थित पूर्वे चित्र चित्र रेला સર્વે ચિત્ર ચિતરેલા સ્વાગત સ્વાગતથી ઉભેલો જગ ઉડદી સ્વાગત સ્વાગતથી ઉભેલો જગ ઉડદી સૌને વળગેલી આમંત્રિત કર્મ કર્મબંદી સૌને ગેલી આમંત્રિત કર્મબંદી શું કે છે આપણે શાદી કરી નાખી ને પ્રકૃતિ જોડે એટલે એ મીટર બાંધે ને કર્મબંધી આવી ગઈ એટલે ફર્યા કરો ફાઇલ <laughs> નહીં કર્મબંધી સમજ્યા કે નહીં તો બેવને હોય બેવને હોય કે ભાઈઓને હોય ને બહેનોને હોય એટલે કર્મબંધી કહે છે એટલે એમ લઈને ફર્યા કરવાનો હોય પણ હવે આપણે ફાઇલ થઈ ગયું ફાઇલ થઈ ગયું એટલે આપણે નહીં ફાઇલ એટલે આપણે શુદ્ધાત્મા અને આપણા શુદ્ધાત્માથી આ બાકી રહ્યું છે ફાઇલ એવો એનો હિસાબ છે સમજાયું ફાઇલ શબ્દ બહુ અગત્યનો છે આ કાળમાં કળિયુગના હિસાબે દાદા ભગવાનની કૃપાથી અને અમારા અનુભવ પ્રમાણથી આ તમે તમને કહીએ છીએ કે ફાઇલ એટલો શબ્દ ફાઇલ સ્વરૂપે હલકા ભાવે બોલવામાં ના રાખશો તમે ગંભીરતાથી રાખજો અને અંદર જ રાખવાનો છે મને બોલવાનો નથી એ સમજજો હા ઘરમાં એકબીજાને તું એક નંબરની ફાઇલ હું બે નંબર બધું બોલશો નહીં એ તો પાછા અને પાછા કોઈને ઓળખાણ બસ મારા બે નંબરને ફાઇલ કરશે આવું ના કરાય એ તો વ્યવહારમાં જેમ વ્યવહાર ચાલતો એ રીતે રહેવાય વ્યવહાર એવો ફાઇલોનો નથી કંઈ બહાર તો બહાર તો નામધારીઓનો વ્યવહાર છે એટલે એ રીતે બરોબર વ્યવસ્થિત બોલવું પડે અને મારા ધર્મ પત્ની છે મને બહુ શીખવે છે મને બહુ શીખવાનું મળે છે એમની પાસે એવું કહીએ અને એમને સારું લાગતું હોય તો એ ના ખરા શીખવાડનાર રીત છે કે કહેશે તો ખરા જ ને એ બોલે તમે બોલવું તો પડે જ ને અને મારા દેવ છે પાછા કેવા પતિ ને દેવ હ એવું છે એટલે આપણાથી આખો ભાષામાં સુધાર આવે ને બધું ફેરફાર પડી જશે તમારો સમજાય છે કે નહીં ચાલો પોતે કંકોથી છાપેલી કંકોતરી પોતે કંકોથી છાપેલી કંકોતરી દાસી નામની પવિતર નાર હતી કાશી નામની પવિતર નાર હતી ચંચળ નામની ચરિતર વરગણ હતી ચંચળ નામની ચરિત ત્યારે ચંચળનું ભૂત પ્રવેશે કાશી ત્યારે ચંચળનું ભૂત પ્રવેશે કાશી ત્યારે વિચિતર લખણ શું કે છે અજ્ઞાન અવસ્થામાં આપણે નામધારી તે જ હું એમ માનતા હતા એ આખી ચંચળ હતી કારણ કે ચંચળતાવાળી પ્રકૃતિ અને અવસ્થામાં એકાકાર થઈ ગયા અવસ્થિત થઈ ગયા એટલે ચંચળ એટલે નામ બામ પાડવું ના પડે કોઈ મળી જાય તમને અને અત્યારે ચાલુ આપણા વ્યવહારમાં હોય પછી ચંચળતા બધામાં હોય ને એ તો પણ એ હવે ફાઇલ થઈ ગયું બધું પણ હવે તમે હું શુદ્ધાત્મક જ્ઞાન પામ્યા પછી બાકીનો રહ્યો શરીર શરીર શરીરનો વ્યવહાર એ ફાઇલ સ્વરૂપ થઈ ગયો સમજાય છે એટલે એ પવિત્ર પ્રકૃતિ સ્વરૂપે થયો કેવો ભગવત પ્રકૃતિ કેવી કારણ કે આજ્ઞા ધર્મમાં આવેલી પ્રકૃતિ કહેવાય કોની હા એટલે કે ભગવાનની સીધી આજ્ઞામાં ભગવાનના પોતાના પ્રકાશથી ભગવાનને જોયા આપણે અને ચાખ્યા સુખ ચાખ્યું જાણ્યા પરંતુ જાણવાનું હજુ તો હવે ખુલતું જશે જેમ જોવાનું જોવાનું શરૂઆત થઈ ગઈ ને એમ એમ જાણવાનું ખુલ્લું થતું જાય અને બે થાય એટલે પછી સૂર્યનારાયણ ખુલ્લા જાણવું એને સૂર્યનારાયણનો પ્રકાશ કે છે અને જોવું અને ચંદ્રમાનો પ્રકાશ કે છે સમજાયું એટલે આ જોવાથી આપણે જે મન અંતકરણ શરીર બધું જે બનતો જોયા કરીએ એ આપણી કાશી નામની પવિત્ર નાર કહેવાય ના સમજાયું આજ્ઞાના આધીન એવા આપણે એટલે આપણે એટલે પ્રકૃતિ તો ખરી જ કે નહીં એ કાશી અને પેલી ચંચળ શું કે છે ચંચળનું ભૂત પ્રવેશી ગયું હોય આગલું એટલે હજુ આગલા અજ્ઞાન ભાવના બધા મિથ્યા મોહો છે ને એટલે અત્યારે ભરાઈ રહેલા છે એ પાછા હવે ખુલ્લા થશે એમ બહાર આવશે જેમ જેમ બધા અવસ્થાઓમાંથી નીકળશો વ્યવહારમાં ખ્યાલ આવ્યો કે નહીં કે ચંચળ જેટલી બાકી રહેલી કે એની આજે એની ફૂટતી જશે કે કે અને કાશીમાં એને ભૂતની બેન ધૂણાવા જઈએ પણ આપણે ધૂણીએ નહીં હું શુદ્ધાત્મા છું એમ થઈ જવાનું એવું થઈ જ જાય સમજાયું કે નહીં હે હવે આ તમે સમજાવો આ સ્થૂલ સિમિલી સ્થુલ સિમિલી સમજાવો જરાક જોડી આ દ્રષ્ટાંત છે સમજાવશે કેવી રીતે આ પદની અંદર કવિરાજ શું કહેવા માંગે છે કાશી સમજાવવાનું કે આપણું જે આ વર્તમાન જીવન જે છે કાશી જીવન સમજાવો સ્થૂળ સ્થૂળ દ્રષ્ટાંત સ્થૂળ શબ્દ સમજાય કે આપણા જીવનની અંદર આપણે આપણા જીવનની અંદર આમાં પદમાં શું કહેવા માંગે છે કે કાશી શું છે અને ચંચળ શું છે સોળ દાખલો તમને વ્યવહારમાં આપું છું સમજાય એટલા માટે એક બેન હતા એ બેનનું નામ કાશીબેન હતું શું હતું તે કાશીબેન હતા તેમને ભૂત વર્ગ્યું હતું શું વર્ગ્યું હતું વર્ગ વર્ગે ને કોઈનું તો ઇંગ્લિશમાં બોલે શું બોલે હવે હાથ ચોપડી ભણેલા નતા સમજ્યા તો ઇંગ્લિશ ક્યાંથી બોલે છે બોલો ભૂત વળગેલું એમાં મનવચન કાયા જે આપણા છે ને આપણા વર્તમાન મનવચન કાયા તે ગયા અવતારના કર્મોનું ભૂતથી બધું આ ધૂણે છે શું છે કયા કર્મોથી ગયા અવતારના અમરવચન કાયના બધા કર્મો છે ને અત્યારે જે ભોગવી રહ્યા છીએ એ ગયા અવતારના કર્મોની ધૂણે છે આ અવતારનું કશું છે એટલે આપણને અત્યારે ના ગમતું હોય તે કરવું પડે ને ગમતું હોય એ પણ થાય કારણ કે અત્યારે જે અસર થાય છે કયા આધારે છે ગયા અવતારના આધારે સમજાય છે તમને એટલે આવી રીતે આપણો સ્થૂળ દાખલો છે કે ખાંસી ને ચંચળ કે જુદા એક જ હોવા છતાં જુદા છે કેવા છે વ્યક્તિ તો એક જ છે ને પણ પેલું ભૂત છે એવું આ મનોચન કાયા એ અત્યારે આપણે જેમ ચલાવવા જઈએ એમ ચાલે નહીં કારણ કે પહેલાનું ભૂત બેઠેલું છે ને એ પ્રમાણે વર્તે સમજાય છે બધા ભાઈઓને સમજાય છે સ્થૂળ દ્રષ્ટાંત સમજાવો એમ કહું સ્થૂળ દ્રષ્ટાંત કહી શકશો નહીં પણ ના પ્રદીપ ના ઉદીપન છે સસ્તા સમજાવો એ કાશી નામની બહેન હતી તે ધૂણવા માંડી પવિત્ર પોતાની ધર્મપત્ની હતી હા તો પછી એકદમ ધૂણવા માંડી એટલે બધાને વિચાર આવ્યો કે શું થયું તમે કે આઈ એમ ચંચલ આઈ એમ ચંચલ જવાબમાં બને ને તો કે આ ઇંગ્લિશ કશું જાણતી નથી ના બોલે છે કઈથી પછી બધાને ખબર પડી ગામડામાં જાણે કશું વળગણ છે કે છે એટલે કે ભૂવા પાસે લઈ જાઓ એટલે દાદા ભગવાને ફોડ પાડેલો આવી રીતે કે આ ભુવા પાસે લઈ ગયા પછી એને ચાપકા મારવા માંડ્યા એટલે પછી પેલી જે અંદર ચંચળ નામનું ભૂત હતું એ નીકળી ગયું પણ હોરા કોને પડ્યા તો કે કાશીને કાશીને હવે સમજી ગયા સમજણ પડે એટલે પરિણામ છે આ સમજાયું ને પેલું બીજ હતું એનું પરિણામ છે આ એટલે આજ્ઞાધર્મ પામ્યા પછી આપણે ફાઇલ થોડું ચાલો એ ફાઇલને બધું અંદર આવશે જ ખરું ગમવું ના ગમવું એમને સમજાયું બધું બહુ થશે હજુ કોઈને હજુ ગરમ થઈ જશે કોઈના પર આ બધું ચાલશે બધું એ ફાયદી થશે પણ હા તે ચાપકા માર્યા પછી એટલે પછી એ ચાપકા માર્યા એટલે આજે દાદા રૂપી જે ભૂવા જે દાદા પ્રગટ થયા એટલે આ મન વચન કાયામાં જે બધી ભૂતાવળો પેઠી છે સાથે પછી જેને થયું શું ચંચળને હા એ ચંચળને પછી જે ચાપકા માર્યા એટલે પેલી નીકળી ગયું એને આપી ચાપકા સહન ના થાય એનાથી એટલે નીકળી ગયું પછી ના ના એ તો કે છે કે એને પૂછ્યું કે શું છે તું કામ તું હેરાન કરું છું આ તો કે મારા ધણીને ફસાયો છે મારા ધણીને ફસાયો છે એટલે હું આવી છું કે છે આવું છે સમજાયું કે નહીં એટલે આ રૂપક છે એક જાતનું આપણે આગલી અવસ્થા અત્યારની અવસ્થા બેનું રૂપક છે આ તો સમજાયું કે નહીં એટલે ભૂતકાળ અને વર્તમાનનું રૂપક છે આ બહુ સુંદર રૂપક છે સમજાયું ભૂતકાળમાં આપણે હતા તે આજે તમારે હું ને મારા પણાના પાપોના કર્મો તો ભસ્મીભૂત થયા પણ તમારું બાકી કમાઈ ગયેલું હું જે જન્મી રહ્યું છે અને વ્યવહાર બાકી વાળું એ હું તો રહ્યું કે નહીં સમજાયું એમાં તમારું મારાપણું નહીં રહે નામ નામની માયા બધા છૂટા થયા છો એ મારા પર રહેશે નહીં પરંતુ ચાપખા પરિણામ સ્વરૂપ અસરો ચાપખાને લીધે રહ્યા કરશે થોડું એટલે પછી તે વખતે તમે નહીં હું શુદ્ધ આત્મા આવું રહેશો એટલે ધીમે ધીમે એની દવા એની થઈ જશે બધી અને મટી જશે અને ઉલટા બધા કર્મો ગાંઠો બધી ઓગર થઈ જાય ધીમે ધીમે એવી રીતે કહે છે આ પદ એટલા માટે છે સમજાયું વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું આ બે બી પોઈન્ટ સમજાવું તો બહુ સુંદર પદ છે આ ખ્યાલ આવ્યો ને પછી એમાં ત્રીજી ચોથી આજ્ઞા સમજી લેવાની તમારે અને શુદ્ધાત્માનું ખાતું પણ કાશી પવિત્ર નામનું સમજી લેવાનું સમજાયું બહુ સમજો થઈ ગયું કઈ આવ્યું છે કે સારું તો કેટલું બાકી પૂરું કરી દો પૂરું પૂરું કરી દો પોતે કંકુથી છાપેલી કંકોતરી પોતે કંકોથી છાપેલી કંકોતરી આવે ભૂવો જંતર મંતરવાળો કાશીનો ઉતરે પારો રહી ગયા સોળ તે કારણ સૂક્ષ્મ જાણો રહી ગયા સોળ તે કારણ સૂક્ષ્મ જાણો તન્મય સર્વ विचार योनि बीज विस्त योनि बीज विस्त चञ्चल अवस्थामा मा अचड अचर शिवी चञ्च अवस्थामा मा અચળ સિંહનારી પોતે કંકુથી છાપેલી કંકોતરી પોતે કંકુથી છાપેલી કંકોતરી એટલે અવસ્થિત થઈ ગયા હતા એટલે આપણે આપણી કંકોત્રી ત્યાં આગળ જ બધી જ છપાઈ ગઈ હતી આપણી જાતે છાપી દીધેલી કે એ જ કંકોત્રીથી આપણે અહીંયા પ્રવેશ પામીએ એ પોતાની પાસે આપણું આમંત્રિત બધા અંદર કંકુત બધા વેચાઈ ગયેલી પાછી બધા સંબંધોના હિસાબો થઈ ગયા બધા ભેગા એટલે મા બાપ તો પહેલા જ વેચાઈ ગયેલા હોય મા બાપને પહેલા બોલાવવા પડે નહીં તો લગ્ન કેમ ન થાય તે ત્યારે જન્મ થાય આપણો ત્યાર પછી ચાલ્યો તું બસ સમજાયું કે નહીં હા આમાં કઈ રાતના પદ બહુ સરસ છે બધા જોજો તમને લોકોને તો ખબર છે આ લોકોને કેસેટો મળે જોજો બધા હમ એટલે ધીમે ધીમે અસીમ જે જે કારોને કેસેટ હશે બધી હશે હવે આપણે થોડો સત્સંગ લઈએ આ બે આવ્યા છે કાગરો લઈએ આપણે અરુણભાઈ આવ્યો છે વડોદરાનો એન્જિનિયર બહુ હોશિયાર છોકરો છે અને આમાં જ્ઞાનમાં બહુ પ્રગતિ કરે છે એ પૂછે છે ફ્યુચરના ભવોમાં એટલે કે આવતા ભવમાં પાંચ આજ્ઞાની હાજરી કેવી રીતની હશે જો હવે આ પાંચ આજ્ઞા એ વર્તમાનતાની છે એટલે એમાં આગલો બહુને એવું આવતું જ નથી કશું સતત આપણે શ્વાસે શ્વાસે જે જીવન જાય છે તે શ્વાસે શ્વાસે જતા જીવનમાં કેવી રીતે જીવવું પાંચ આજ્ઞાથી એ વર્તમાનતાથી જીવાનું છે અને વર્તમાનતામાં જીવે એ જ્ઞાની કહેવાય શું કહ્યું બોલો હા કારણ કે એના માટે ભૂતકાળ વહી ગયો પાસ્ટ ટોટલી આમ વ્યવહારમાં બધા કહેતો હોય એને ભૂતકાળ મૂજવે છે વ્યવહારમાં તો જોજો તમે અજ્ઞાન દશામાં ભલે ભલા મોટા હોશિયાર લોકો બધા મૂજવે છે સમજાય છે અને ભવિષ્યમાં આપણે આ પૂછવા પૂછી પૂછીને જાણવા માટે પૈસા ખટાઈએ બધાને અને આપો ભાઈ ચાલો તો એ ધંધો છે ને એક જાતનો કારણ કે સમાજમાં તો બધાને કમાણી જોઈએ અને ભવિષ્યમાં જાણવાનું કોને ચિંતા ઈચ્છા ના હોય હે આપતા પુત્ર એટલા જેવા છે કે એમની ઈચ્છા નહીં જરાય જરા ઈચ્છા નહીં તમને એટલે તમે ઈચ્છાઓથી મુક્ત થયા હવે ઈચ્છા કોને કહેવાય કે ઈચ્છા એ આપણને અવસ્થા છે આ શરીર છે ત્યારે એ ઈચ્છાઓ જુદી છે પરંતુ હું કોણ છું એ જાણીએ નહીં ઈચ્છાઓ થાય એ ઈચ્છાઓ જુદી છે એ જ ઈચ્છાઓ કઈ તો કે ઉગતી ઈચ્છાઓ સૂર્યનારાયણ ઉદય થાય ને એવી ઉગતી ઈચ્છાઓ અને આ જન્મ પામ્યા પછી બાકી એ ઈચ્છાઓ રહી ગયેલી પૂરી થવા માટે જન્મમાં જન્મ પામ્યા આખા વ્યવહાર પૂરી થઈ જાય બધી એ આથમતી ઈચ્છાઓ જે ઉગેલી હતી બધી આતમતી જે સ્ટોકમાં રહેલી છે બધી હવે સમજાયું કે નહીં એટલે હવે તમારે આથમતી એટલી જ ઈચ્છા રહી અને ઉગતી એકઈ ઈચ્છા નહીં ત્યાં બંધ થઈ ગઈ આવે ત્યાં દાંટો માર્યો છે એટલે એ કઈ ઈચ્છા ઉગે જ નહીં નવી આવે તમને સમજાય છે કે નહીં હવે તમારા વ્યવહારમાં જે જે ઈચ્છાઓ આવશે ત્યાં વ્યવહાર ઉકલી જાય એના માટેની હશે બધી તમે કરનારા નહીં હો સમજાય છે કે નહીં તમે જાણશો કે આ તો વ્યવસ્થિત છે હે ખાવાનું મન થાય કોઈને આ થાય કોઈને ચા પીવાની પી વચાન જાય એ બધી ઈચ્છાઓ કહેવાય ને પણ એ બધી કેવી આવી આતંક ઈચ્છા કહેવાય બધી સમજાય છે એટલે નિરીક્ષક પદ બહુ મોટું કહેવાય અને નિરીક્ષક પદ અનુભૂતિ થઈ જાય તો ઉત્તમ છે એના માટે પાંચ આજ્ઞા આપી આ એટલે અરુણ આજ્ઞા ધર્મ એ વર્તમાનતાનો ધર્મ છે ફ્યુચરમાં પાંચ આજ્ઞા છે એવો સવાલ જ ઉભો નથી થતો પછી તો તમારે આટલી ભાવ તમારે છેવટ સુધી હું અરુણ આજ્ઞાધીન કારણ કે અસલમાં હું શુદ્ધાત્મા છું રિયલમાં નિશ્ચયમાં નિશ્ચયથી હું શુદ્ધાત્મા છું અરુણ વ્યવહારથી રહ્યા તે અરુણ આજ્ઞાધીન પડે અને સારી રીતે જીવન જીવશે પરંતુ આ અરુણ જે જીવાતા જાય છે આગળના તમારા હિસાબના બધા હિસાબથી એ જુદા અને હું અરુણ આજ્ઞાધીન છું અરુણ જુદા પાછા એ અરુણ કેવા છે કે પ્રજ્ઞાશક્તિના લેવલે એ અંતરાત્મ દશાવાળા છે કેવા એ હું પણ વાર આવે આ જ્ઞાન પામેલા હવે સમજાયું આ હું કેટલું બધું રોલ ભજવે છે તમે જોયો કે નહીં બોલો આ એક જ હુંની બાંધગળો છે બધી કેવી કેવી રીતે રોલ ભજવે છે હવે તમારે ડબલ રોલોમાં કામ લેવાનું છે સમજાયું હું આજ્ઞાધીન અરુણ શુદ્ધાત્મા પક્ષે ફાઇલ ના હોય ત્યાં શુદ્ધાત્માના પક્ષે પ્રજ્ઞાશક્તિની જોડે રહી અને શુદ્ધાત્માના ગુણોની ભજના કરાય શુદ્ધાત્માના ગુણો નહીં એટલે તમારા આવતા આવતાની સિક્યોરિટી બધી નહીં સમજાયું અને ફાઇલ હોય કોઈ પણ પ્રકારની મનમાં વિચાર આવે એને ફાઇલ કહેવાય બુદ્ધિ એ બધું બહાર હોય પછી વ્યવહાર નહીં આવે સમજાય છે ને કે ફાઇલ આવે ત્યારે ત્યાં આગળ બેસીને ભક્તિ ના થાય આપણાથી શુદ્ધાત્માના ગુણો ગવાય નહીં આપણાથી ફાઇલનો સંભાવ નિકાલ કરવો પડે ફાઇલનો સંભાળ નિકાલ કરી નહીં કરો તો એ પછી પડી રહેશે તો પછી આગળ આવીને ઉભી રહેશે પાછી એટલે અત્યારે પ્રાપ્ત જીવન વર્તમાનતામાં આ આજ્ઞાધર્મ બહુ કિંમતી છે પુષ્કળ સમજી ગયા કે નહીં એક જ નિર્ણય નિશ્ચયથી દાદા પણ શક્તિ દાદા તમે આપજો અરુણને શક્તિ તમે આપજો શક્તિ માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે અરુણ લોકીમાં છે કેવો છે જેન્ટલ છે હ્યુમિલિટી વાળો છે નમ્ર છે લઘુ છે સમજાયું કે નહીં એ બહુ જરૂરનું છે પ્રાર્થના આગળ આપણે લઘુતા હોય અને નિશ્ચય આગળ આપણે પોતે રહીએ સમજાયું કે નહીં હમ એટલે નિશ્ચય અને પ્રાર્થના બેઉ સાથે રહે તો વ્યવહાર પેલો ઉચ્ચ વ્યવહાર રહે સારામાં સારો પરમાર્થ બધો ખુલ્લો કરનારો વ્યવહાર એની મેટેજ રહ્યા કરે તમે જયારે કમાણી સાથે જાઓ એ બધી કમાણી સાથે જ જવાના એ કમાણી તમારું કામ કરશે તમારે કઈ અમને આજ્ઞા રહેશે કે નહીં પૂછો એ વિચારવાની જરૂર નથી સમજાયું ઓટોમેટિક રહેશે તમારે આ બહુ ખાચવી લેજો પણ બહુ આ ભાવ તમે આજ્ઞાને આધીન જ બધી રીતે આજ્ઞા છે કેવો જ્ઞાન ખુલ્લું કરે એવી છે સમજાયું ને આત્યંતિક મુક્તિ થાય એવું અને જે કેવું જ્ઞાન ખુલ્લું થયા પછી બાકીનો જે છેલ્લા શરીરમાં આયુષ્ય રહ્યું હોય એ તો ખાલી બરી ગયેલી દોડ પેલી રસી જેવું હોય એક છેડેથી બે બરતી બરતી હરતી વહેતી ગઈ છતાં રસી પડી રહી છે એને લઈને બાંધવા જઈએ બંધાય નહીં આપણાથી કશું સમજાય છે કે નહીં એવો એ હોય છે એટલે અત્યારે આજ્ઞાધર્મ જેવું થવા માંડશે તમને હવે સમજાયું પણ અમુક પ્રકારથી થશે અમુક અંશે થાય પછી એક બે અવતાર આવે એવું પૂરું થઈ જાય તો બીજું શું પૂછો છો કરતા ભાવના કારણે પોતાને આત્મદાન જળદાન થાય છે અને તેનાથી ચાર્જિંગ થાય છે હા એ કરતા ભાવના કારણે થાય છે આ કરતા ભાવ એટલે હું કરું છું તમે કરે છે પેલા કરે છે આ ત્રણ કરોમી કરોસી કરોતી આપણે ઉપપદ હોય છે ને એવી રીતે છે એટલે આખું ભારત અને આખું જગત આ શરીરથી છે તે શરીરથી ભલે ભગવાનની ભક્તિ કરે મોક્ષની માટેની બધું કરતા હોય સાધન અને પુણ્ય અને કોઈ પણ પ્રકારે સાધન કરતા હોય એ બધા સાધનોમાં એ સાધનો પોતે કરનારા છે છતાં પણ એ માને છે શું હું કરું છું હવે કરે છે સાધન અને એને માને છે હું કરું છું હવે સમજાયું એટલે કરનાર કોક છે આપણે નથી પરંતુ આખા જો કોઈને અમે છૂટી ના શકે હવે સમજાયું કે નહીં તને બહુ સમજીએ આ સાયન્સ છે આખું વિજ્ઞાન છે હમ વિજ્ઞાનમાં ગપ્પું ના હોય બે વત્તા બે ચાર જ કરે છે એનો સરવાળો સમજાયું ને અને એકસો ચુવાલીનો સરવાળો લાવો તો ગપ્પે ગપ્પું ગુણવું પડે શું કહ્યું ગપ્પે ગપ્પે ગપ્પુ ગુણવું પડે આપણે ગપ ગુણ્યા ગપ એટલે ગપ્પે ગપ ચોવાલ છો એટલે ખરું જ નહીં કરો છો નહીં તમે લોકો જે બોલે છે તમે કરો છો બધા હવે કરતા હતા પેલા હવે નહીં કરો હવે બધો હિસાબ આવી ગયો કે ચોખ્ખું હતો આપણે હિસાબ આવ્યો હતો સમજે ને એટલે હવે આર્થ ધ્યાન ધ્યાન તો ઉડી જાય આ જ્ઞાન બનતાની સાથે ચાર ધ્યાન આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન રૌદ્ર ધ્યાન આ કલયુગમાં ખાસ વધારે હોય રૌદ્ર ધ્યાન એટલે પોતાનું ના હોય એવું બીજાનું અને બીજા પર નજર રાખવી લેવું એનું લેવું ખોચવું આ ના મળે તો ખૂંચવીને લઈ લેવું બધું એવી રીતે કહેવાય છે એમાં આ કાળમાં તો બધી જ રીતે હોય છે તો તમે જોજો મનથી વાણી કાયાથી મનુષ્યોને એટલે આખા બધે જ જગ્યાએ હોય રૌદ્ર ધ્યાન એટલે રૌદ્ર ધ્યાન મુખ્ય છે આ કાળમાં આર્ત ધ્યાન વાળા તો બહુ જ કોક જ હોય એ તો પવિત્ર લોકો હોય હતા આરતીદાન એટલે શું કે પોતે પોતાને પીડા કર્યા કરવી શું કહ્યું પણ પણ એ બીજાને પીડા થવા ના દે સમજાયું કે નહીં એવું એને આરતીદાન કે એવું કોની પણ હોય કે મને હતું હોય જ નહીં ને એ તો તાર એવા પુરુષ હોય ત્યારથી ધર્મ ધર્મ ચાલ્યા જાય બહુ અથવા તો એમને આત્મજ્ઞાનની ગતિ તો તિર્યંત કઈ છે આ પશુઓની પણ એમાં કઈ સારી સારી ગતિમાં જાય એટલે ગાયમાં જાય શું કહ્યું અને થોડું થોડું વધારે પડતું આજે આજે જાણે તો બળદ્યા થઈ જાય બધું જાત જાતનું છે ભાઈ આ તો બહુ વધારે આશ્ચર્યજન તો રાજાને ત્યાં હાથી થાય ગોળોય થાય સવારી કરે બધા એને બધું જાત જાતનું છે ખ્યાલ આવ્યો કે નહીં તને એ થઈ શકે છે બધું જ થાય આર્દ્ર ધ્યાનમાં તો પરંતુ રૌદ્ર ધ્યાનમાં પાછા રૌદ્ર પ્રાણીઓ હોય છે બધું થવાનું આ સૌમ્ય પ્રાણીઓમાં આત્ય ધ્યાનમાં જાય બધા અને રૌદ્રમાં પેલા બધા શિકારી દવા બધા થાય બધા બધા પ્રાણીઓની જાત હોય બધી તે માણસોમાં એવી જાત હોય છે હે બોલતા નથી ને માણસો જેવા માણસો તોય આટલું જ જોવાનું સમજી ગયો ને ભાઈ એટલે કરતા હોય તો ઉડી જ જાય છે આખો એટલે હવે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન બે હવે જાગૃતિની શરૂઆત થઈ એટલે આપણે ભાવમાં સભાનતામાં આવી ગયા ને એટલે જાગૃતિની શરૂઆત થઈ જાય એને શુક્લદાન કહેવાય એટલે શુક્લેદાનમાં આવી ગયા તમે પણ શુક્લેદાન રહી ના શકે હજુ ફાઇલોનો સંભાળ નિકાલ બધો રહ્યો ને એટલા માટે એ ધર્મ ધ્યાન કહેવાય આ બે દ્રષ્ટિથી આ જીવન જાય છે આપણું એ ધર્મ ધ્યાન એમાં ભૂલ હોય તો પછી એ આપણી પ્રજ્ઞાશક્તિ કહે કે ચંદુલાલ ભૂલ સુધારી લો આ તમે રિલેટીવને રિયલ કેમ માન્યું વ્યવહારને નિશ્ચય કેમ ન આવે પાછું થઈ ગયા વ્યવહાર વ્યવહાર નિશ્ચય નહીં છે બે હાથે કોઈ એકબીજાનું બગાડતા નથી સમજાયું ને એટલે ચંદુલાલ કે હા દાદા ભગવાન શુદ્ધાર્થ ભગવાન દાદા ભગવાન આ સમક્ષ આ ચંદુલાલ આ એની ભૂલ જાહેર કરે છે અને આપણી પાસે માફી માગે છે ક્ષમા માગે છે અને નિશ્ચય કરે છે કે આ ભૂલ ફરી ના થવું કરવું સમજાયું ને પણ હે દાદા ભગવાન શુદ્ધાત્મા ભગવાન દાદા ભગવાન એ આ કારણે વિશે પ્રવર્તમાન દાદા ભગવાન મને શક્તિઓ આપો આવું શક્તિઓ માગી લેવાની શક્તિઓનો સ્ત્રોત હોય ત્યાંથી મળે જ તમને બધેથી સમજાયું ને એમાં શરીર બધું એવું ના થયું હતું એ શક્તિ તો આખા વિશ્વમાં બધે શક્તિ તો બધી ફરી જ રહેલી બધી જ્યાં જુઓ ત્યાં સમજાય છે ભાઈ સમજાયું તારું આગળ આપણા નિમિત્તે બીજાને આર્થ ધ્યાન રુદ્ર ધ્યાન થાય તો તેનાથી આપણા રિયલ એકાઉન્ટમાં ઇફેક્ટ થાય ઇફેક્ટ નહીં રિયલ એકાઉન્ટ તે વખતે તો બંધ થઈ જાય પછી ઊંધો એકાઉન્ટ ચાલુ થાય ના થવું જોઈએ પણ જરા લાઇટ પ્રકારનો થાય પણ થાય પણ તમને ખબર પડે તો બહુ સારું અને તરત જ માફી માંગી લેવી જોઈએ જો રૂબરૂ સામસામી માફી મંગાય તો વધારે સારું પણ આપણને શરમ આવતી હોય કે સામે માગા એવું ના હોય તો અંતરથી માગી લેવી એની એના નામ ધરીને એના શુદ્ધાત્માની સમક્ષ રહીને સમજાયું કે નહીં એટલે એમના શુદ્ધાત્મા આગળ માફી માંગવાની છે આપણે અને એમની માફી માંગવાની છે એટલે શુદ્ધાત્મા ભગવાન આપણને માફ કરાવે અને શક્તિઓ માગીએ આપણે તે આપણા અંદરના શુદ્ધાત્મા ભગવાન દાદા ભગવાન પાસે હવે સમજી ગયો આગળ દાદાજી અરુણને આ વ્યવહાર અને વિજ્ઞાન જેમ છે તેમ અનુભવાય તેવી શક્તિ આપજો એ તો આપતા સૂત્રો આપતા પુત્રો આપશે તમને કેવા તો મળશો ને મળતા જ રહેજો હા આ શૈલેષજીને પૂછજો બધું બહુ સમજાવશે પ્રદીપ જે વડોદરામાં છે કમલેશજી છે અને દીપક તો અહીંયા રહે છે કિલનપુરી એ અમારી સંભાર માટે અહીંયા રહે એટલે પછી નજીક હોય સારું પડે અમને તમે બધા છૂટ છે કે નહીં કે ના હે એનું કારણ આટલું જ છે બાકી એમને સંયમધામ જ જવું છે પણ કે તમારે ખાતરમાં રહેવું પડે આ થઈ ગયું તમારું સત્સંગ હવે આપણે એસ એમ પટેલ સાહેબે અમે આ સત્સંગ અહીંયા કરીએ ભારતમાં જ્યાં જ્યાં જઈએ ત્યાં મધ્ય કરીએ અને પરદેશમાં પણ જવાનું થાય એટલે ગુજરાતીમાં હિન્દીમાં ઇંગ્લિશમાં ત્રણ જગ્યાએ અમારી ભાષામાં નીકળ્યા કરે સત્સંગ જેવા બધા ભેગા થયા એ પ્રમાણે આપણે આજે ગુજરાતી છીએ બધા તો ગુજરાતીમાં નીકળે છે આવી રીતે આ બધા સત્સંગોમાંથી અમુક અમુક આપણે હું શુદ્ધાત્મા જ છું એ પાકું કરતો આપણો બધો મન વચન કાવાનો વ્યવહાર છે ને અરુણ બધા તમે સમજી ગયા એ બધા વ્યવહારોમાં હું શુદ્ધાત્મા છું એનું પાકા પણ કરતો જાય થતું જતું જાય એવા અનુભવ અમારો છે શરીર જોડે રહીને એ અનુભવ પ્રમાણથી એમાંથી તારવીને સૂત્રો કાઢી છે સૂત્રો એટલે અનુભવ પ્રમાણ સૂત્રો છે એ બધા એવી પચીસ છવ્વીસ ચોપડીઓ છે કદાચ નહીં ગુજરાતીમાં છે હવે તમારે જોયું તો આપતપુત્રને કહેજો મળી જશે હા એમાંનું આ ત્રણ સૂત્રો પૂછે છે શ્રેણી નંબર છવ્વીસ એમાંથી સૂત્ર નંબર બસો ને સિત્યોતેર દરેકમાં ત્રણસો સવા ત્રણસો એટલા છે કંઈક સૂત્ર નંબર બસો સિત્યોતેર જ્ઞાની એ જીવતા શરીરવાળું ધબકતું શાસ્ત્ર છે શું કે છે વિજ્ઞાની એ જીવતા શરીરવાળું ધબકતું શાસ્ત્ર છે હવે શાસ્ત્ર લઈએ તો શાસ્ત્ર ધબકતું હોય જ નહીં સમજે આ જ્ઞાની તો જીવતું ધબકતું શાસ્ત્ર છે ધબકતું એટલે રોકડ તમે કાયમનું રોકડ પર આપે એવું એમ એમ કહેવા માંગે છે સમજાય સજીવન કહેવાય સમજાયું કે નહીં હા એટલે એમને કે શું કહેવાય બહુ ઉચ્ચ ભાષામાં તે સજીવન મૂર્તિ ક્ષમાની શું કહ્યું આ મૂર્તિ જીવતી છે મૂર્તિ કોઈ દાડો જીવતી હોય મંદિરમાં દર્શન કરવા જવું હોય પણ આ શરીરવાળી મૂર્તિ જીવતી કહેવાય શું કહ્યું પણ એ તો મોટા બધા ઉચ્ચ પુરુષો છે અને એના કારણે એમને એ સંજ્ઞા મૂકી છે અગર તો પ્રતિમા મૂકી છે સમજાય છે કે નહીં સમજો કે વાસુદેવમાં કૃષ્ણ ભગવાન મૂક્યા તીર્થંકર ભગવંતમાં વિતરાગ ભગવંતમાં સિમંદર સ્વામી બીજા બધા મૂક્યા છે સમજાયું અને શિવજીમાં લક્ષ્ય સ્વરૂપે હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય માટે લિંગ પૂજા મૂકી સમજાયું ને લિંગ પૂજા ભાઈઓ બહેનો બધા કરી શકે છે પણ શાને માટે કે હું જે છું તે બીજો નહીં હું શુદ્ધાત્મા છું એ એનું લક્ષ્ય છે પરંતુ સારા ભારતમાં એ સંજ્ઞા સ્વરૂપે આવી રીતે પૂજાય છે શિવ મંદિરો બધે આમ જ હોય છતાં આપણને બહુ ગમે એટલે શિવજીનો ફોટો મૂકી દઈએ પછી અહીંયા ગંગાજીને મૂકીએ આવું બધું બહુ બોલીએ કારણ કે આપણે માણસો ખરા ને આપણે આ બધો વ્યવહાર કરો આપણો બધો એટલા માટે કારણ કે ઘરમાં આપણામાં હું છું હું છું તે પુરુષ છે ને સ્ત્રીને પૂરી રાખે એવી રીતે આમ તો બધું બહુ સારું પોતાનું ભાવતું બધું કરી લે એટલે હસો નહીં મજા તમે મજા પડે એવું ના કરશો સમજાય છે કે નહીં હે એટલે ગંગાજી કહેવાય પણ આજે ગંગાજી ખુલ્લા થયા કારણ કે ધર્મપતિ થઈ ગઈ નાજી તો અને એમના માટે પતિદેવ થયા એટલે શિવજી થઈ ગયા ને એટલે ગંગાજી ના બંધેલા આમ બંધેલા ખરા પણ પ્રેમથી હવે બંધેલા આવે તો સમજે ને સિદ્ધાર્થમાં પ્રેમથી સમજાય છે એટલે બહુ સમજવા જેવું છે એટલે જ્ઞાની એ સજીવન મૂર્તિ કહેવાય જીવતી મૂર્તિ મોક્ષની જીવતી મૂર્તિ કહેવાય અને શરીર હોય ત્યાં સુધી તમને બધો જ લાભ મળે બહુ સુંદર લાભ મળે એમનો બધી રીતે બીજું સૂત્ર નંબર બસો એકાવન દાદા ભગવાન કહે છે મારી પાંચ આજ્ઞા જ બુદ્ધિથી સમજશે તે આ જગતમાં સુખી થઈ જશે અને જ્ઞાન એની મેરે ઘોરી લેશે આ કળિયુગમાં આપણા સારા હિન્દુસ્તાનમાં અને સારા વિશ્વમાં આપણે માણસો મનુષ્યો જ્યાં જ્યાં છે બધા છ અબજ ઉપરના મનુષ્ય કોઈ બાકી નથી એમાં કે જે બુદ્ધિથી ના ચાલતા હોય સમજાય છે બુદ્ધિ આ બુદ્ધિ શું છે બુદ્ધિ પરપ્રકાશ છે અરુણ સુનતા હે બુદ્ધિ બુદ્ધિ શું છે બોલો પર પ્રકાશ સમજાયું ને પર એટલે કંઈક બીજા પર આધાર રાખનારો સમજાયું કે નહીં એટલે બુદ્ધિ છે એટલે એ બુદ્ધિ કેવી રીતે છે કે આપણે અવસ્થિત થઈ ગયેલા હતા તે વખતે બુદ્ધિ જામી ગયેલી અને જામી ગયેલી બુદ્ધિ સ્ટોકમાં છે એવી જન્મતી વખતે આખું જીવનનું બધું આપણને બધું આપણે ચલાવી લે વ્યવહારનું બધું કામ એના માટે આપણા શરીરમાં અત્યારે અંતઃકરણમાં છે એટલે મન એટલું કહીએ ખરા પણ મનની જોડે મન બુદ્ધિ ચિત્તને અહંકાર ચારે વાવે અંતઃકરણમાં અને આપણો કે બરા કે નહીં એટલે આવા કળિયુગમાં જ્યાં બુદ્ધિનું જ સામ્રાજ્ય છે ત્યાં એવો કોઈ વિરલ પુરુષ હોય કે ખુલ્લા દિલવાળો એ બધાને માન્ય રાખતો હોય છતાં સાચી સમજની શોધમાં હોય સાચા સુખ સત્યની શોધમાં શોધમાં જ હોય એ સાચા સુખની શોધમાં હોય સતત પણ અંદરની શોધમાં હોય અને બહાર બુદ્ધિથી ખરો જ બધું તપાસ્યા કરે ખરો પણ કેવી રીતે કે કોઈને એમાં ના પેસવા દેવી તે નહીં બધાને રહેવા દે કે આવો બધા મને માટે આવકાર્ય છે પણ મારે જ્યાં જોઈતી છે હું લઈ લઈશ એવી રીતે રહે પણ આવા બહુ વિરલ પુરુષ હોય બહુ વિરલ હોય એને ખુલ્લા દિલના કે છે ખુલ્લા મનના કે છે સમજાયું હોય છે ના હોય એવું નહીં એવા પણ આ અમારી પાંચ આજ્ઞા બુદ્ધિથી સમજશે એ જગતમાં સુખી થઈ જશે એને મુક્તિ તો ના મળે પણ સુખી તો થઈ જ જશે અને મોક્ષ એની મહેતખોરી કાઢશે કે છે એટલે પછી એના મોક્ષના સંજોગો ભેગા થઈ જાય જ્ઞાની પુરુષ થાય બધું થઈ જાય સમજાયું મને બુદ્ધિ આકારમાં બહુ હોવી મુશ્કેલ છે અને હોય તો ઉત્તમ એને સમ્યક બુદ્ધિ કે છે શું કહ્યું સમ્યક સમજાયું ને એટલે આપણને ગમતા ના ગમતા સુખ દુઃખ પુણ્ય પાપ બધામાં જે શરીરને જે થયા કરે છે બધામાં એ બુદ્ધિ આપણને આપણા હિતે કરીને સરખાપણે રાખે આપણું અહિત ના થવા દે સમજાયું પણ વિપરીત બુદ્ધિ એનાથી ઊંધી ફરી ઊંધી થઈ ગયેલી એને વિપરીત કે છે સમજક એટલે સૌરી વિપરીત એટલે અવરી એટલે વિપરીત બુદ્ધિ એટલે પોતાનું જ હિતનું પોતાને ભાન ના હોય એવું જે ઝાડ પર બેઠા હોય ડાર પર બેઠા હોય એ ડારને જ કાપતા જાય એવી રીતની હોય છે પણ કોઈને સમજ ના પડે અને જયારે દાંત તૂટીને એ થાય ત્યારે સમજાય ઘરે આ શું થઈ ગયું ત્યાર પછી કોઈને બધાને અને ઝઘડો કરે તેને કરે બધું જાત જાતનું કરે આવી રીતની છે એટલે બુદ્ધિથી આ પાંચ આજ્ઞા સમજે તો આ તો એક અપવાદ સ્વરૂપે મૂક્યું છે બાકી પાંચ આજ્ઞા તો દ્રષ્ટિ વગર ના હોય છતાં હોય બીજા બુદ્ધિવાળા હોય ને બધા અને છેલ્લું સૂત્ર એકસો ને નવ્યાસી આપણે આપતો પુત્ર કોઈ આપણે વિધિ કરી જવાબ સાથેના પ્રશ્નને શું કહ્યું બોલો સ્યાદવાદપણે થયેલો પ્રશ્ન નહીં કહેવાય એ અપેક્ષા વાળો અપેક્ષિત પ્રશ્ન હશે નિરપેક્ષ પ્રશ્ન એને જ સ્યાદવાદ પ્રશ્ન કહેવાશે જેવી રીતે અર્જુન કૃષ્ણ ભગવાનને પૂછતા હતા એ બધા સ્યાદવાદ કહેવાય કારણ કે અર્જુન કૃષ્ણ ભગવાનની પરીક્ષા કરતા હતા ખરું કે નહીં હે કોણ ના બોલ્યું બેનો પણ ભાઈ તો કોઈ બોલ્યું નહીં બોલો ને અરુણ શું કે પરીક્ષા નતા કરતા એટલા માટે જાણવા માટે એટલે સાચે સાચી જિજ્ઞાસા એમ કહેવા માંગે છે એને સ્યાદવાદ કહેવાય સમજાયું ને પછી પછી જવાબ આપણી પાસે હોય અને જવાબ હાથે આપણે પૂછીએ એટલે પરીક્ષા કહેવાય સામાની એટલે પરીક્ષા કરવા કાં તો ટીખર કરવા કે એવું બધું હોય એમાં તો સમજાયું પણ આજે કારમાં પ્રશ્ન પૂછ્યો એ તો બહુ મોટું જ્ઞાન કહેવાય છે બહુ જ મોટું જ્ઞાન કહેવાય છે સમજાય છે કે નહીં બોલો એટલે પ્રશ્નને વાત કર્યો ચલો પતી ગયો હવે આપણે જમવાનું ભોજનનો આહારી માટેનો સમય થયો છે એને ભૂખ્યા રાખીએ કે એને આહાર સવાર કરવા દઈએ હે કરવા દે પણ આપણે જોઈશું ને બરોબર અને કહું જરા મરચા ચટણી વાળું ભાવે છે કે ગરીબ ભાવે છે બધું જોશું ને તુરું કે બધું એ રસના જાણકાર આપણે પણ રસના એને ચટકા કરનાર આપણે નહીં જીભ ચટાકા કરે તો એનો ધર્મ છે ભાઈ જેનો જે ધર્મ તો એ તો કરે જ ને પણ આપણો ધર્મ શું કે એને જોવા જાણવાનું કે આના જીભે આ ચટાકો કર્યો કોને આ હોભર્યું સમજાયું કે નહીં એટલે આપણે હોભરીએ ખરા આપણે બધે પણ તે વખતે કાને હોભર્યું કેવું એ તો બહુ આગળની વાત છે સમજાયું પણ આપણે હબરમાં રહીએ ને એનાથી આગળ જાય તાર થાય છે એમ નથી થતું એટલે પહેલું તો આપણે પોતાનું બોલેલું પોતાનું હાંભરવું એ બહુ મોટી કળા છે એમાં આપણે આ બહુ ખુલ્લું થતું જાય જ્ઞાનનો પ્રકાશ દર્શનનો પ્રકાશ સમજ્યા ચાલો તાર બોલાવો મંત્ર જાહેરાત કરી મંત્ર બોલાવી દેવાનો નમો નમો અરિહંતાણમ नमो सिद्धाणम् नमो आयरीयाणम् नमो आयरीयाणम् नमो वज्रायाणम् नमो वज्रायाणम् नमो लोये संवसाहुणं नमो लोये संवसाहुणं एसो पञ्च મુક્કારો એસો પંચ ન મુક્કારો સર્વ પાવપ પ્રણાસણો સર્વ પાવપ પ્રણાસણો મંગલાણમ ચ સવેસિમ મંગલાણમ ચ સવેસિમ પઢમમ હવૈ મંગલમ પઢમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ दादा भगवान नासिम जय जयकार हो दादा भगवान नासिम जय हो दादा भगवान नासिम जय जयकार हो दादा गा भगवा દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા भगवान